કદાચ કોઈ હાથથી વંદન કરે મસ્તકથી વંદન કરે છે હૃદયથી વંદન કરતો નથી વંદન એ હૃદયનો ભાવ છે હૃદય નમતું નથી અંદર અભિમાન ભરેલો છે અંદર વાસનાઓ ભરેલી છે અને તેથી હૃદય પથ્થર જેવું કઠણ થયું જે હૃદય થી રમે છે એ જ માલિક ને ગમે છે માનવનું હૃદય નમતું નથી માનવ અભિમાનમાં હોય સાધારણ માનવ પોતાને નિર્દોષ સમજે મેં કોઈ ભૂલ કરી જ નથી મારું બધું સારું જેને સ્વદોષ ભાન છે જેને કરેલા પાપના માટે પસ્તાવો થયો છે એનું હૃદય નમે છે મેં ભૂલ કરી આજ સુધી મેં બહુ પાપ કર્યું છે મારી શું દશા થશે કરેલા પાપના માટે માનવને પશ્ચાતાપ થતો નથી તેથી એનું હૃદય નમતું નથી સાધારણ માનવ પોતાને નિર્દોષ સમજે અક્કડમાં ચાલે મેં કોઈ ભૂલ કરી જ નથી માનવ ને પોતાના દુર્ગુણ એ સદગુણ જેવા લાગે છે ચરણ માં ભાવપૂર્વક વંદન કરો મારું જીવન બગડ્યું છે મારા મનમાં કામ ઘર કરીને બેઠો છે મેં પાસે કોઈ સારું કામ થયું હોય એ તમે યાદ રાખશો તો પછી કોઈને કહેવાનું મન થશે કેટલાક લોકો એવા હોય છે જાત્રા કરીને આવ્યા પછી જેને જાત્રા કરી નથી એની સાથે વાતો કરશે તમે કાશી ગયા હતા કે અમે તો જઈ આવ્યા જ્યાં નવરુદ્ર કર્યો હતો જે કઈ કર્યું હતું તે બોલશે પુણ્યને ભૂલી જાઓ પુણ્ય પ્રગટ કરવાથી પુણ્ય નો નાશ થાય અને પાપ ને પ્રગટ કરવાથી પાપ નો નાશ થાય પાપ ને ભૂલશો નહીં પાપ ને સાધારણ માનશો નહીં માનવ પાપ કરે છે કોઈ કોઈ વખત એના મનમાં ખટકે છે પછી ને સમજાવે છે જગત ના લોકો તો ઘણું પાપ કરે છે એમના કરતા તો હું ડાયો જ બીજાને શું કરવા જુઓ છો પાપને સાધારણ માનવું નું સ્મરણ રાખો હૃદય દીન થશે હું પાપી છું મેં બહુ ભૂલ કરી છે હું ભગવાનના ચરણમાં વંદન કરું પાપને યાદ કરું આંખો છોડી ફીની થાય અને વંદન કરશો તો ભગવાન તમારા સામુ જોશે પાપની યાદી રાખવી મેં આજ કેટલા પાપ કર્યા છે તે લખી રાખવું અને એને એને યાદ કરીને ભગવાનના ચરણમાં વંદન પાપના માટે પશ્ચાતાપ થાય પ્રથમ સ્કંદ આજીકાલ લીલાનો છે અધિકાર સિદ્ધ થયા પછી સંત મળે જેને અતિશય ભૂખ લાગી છે એને ભગવાન થોડું પણ કઈ ખાવાનું આપે છે ભૂખ લાગ્યા પછી જે કઈ મળે એ અમૃત કરતા મધુર લાગે અન્ન અમૃત છે અને અન્ન વિષ પણ છે અન્ન મારે છે અને અન્ન પુષ્ટિ પણ આપે છે જેના પેટમાં અજીરણ છે એ ભોજન કરે તો એના માટે અન્ન વિષ સમાન છે જેને બહુ ભૂખ લાગી છે ಸಂತೋಷ દેખાય સંત એ જ સંતને ઓળખી શકે છે જેને ભૂલ જોવાની કુટેવ પડી છે એ તો ભગવાનની પણ ભૂલ શોધી કાઢે છે કેટલાક બહુ ભણેલા લોકો પોતાને બહુ ડાયા સમજે છે કે હું બધું જાણું એક સાહેબ મળ્યા હતા અને તે અભિમાનમાં આવેશમાં બોલતા તમે ભાગવત વાંચી નાખ્યું છે રામાયણ મેં અનેક વાર વાંચ્યું છે હું બધું જાણું છું રામાયણમાં એવું લખ્યું છે સીતાજી સગર્ભા હતા ત્યારે રામચંદ્રજીએ શ્રી સીતાજી નો ત્યાગ કર્યો એ રામજીની ભૂલ છે એ સ્ત્રી જાતિનું અપમાન છે સગર્ભા સીતાજી નો રામ ત્યાગ કરે છે એ યોગ્ય નથી જેને ભૂલ જોવાની ટેવ પડી છે એ તો ભગવાનની પણ ભૂલ શોધી કાઢે છે શ્રી સીતારામ નિર્દોષ છે શ્રી સીતારામજીમાં કોઈ દોષ નથી શ્રી સીતારામ સર્વ સદગુણ સંપન્ન છે માનવની બુદ્ધિ અલ્પ છે અને તે અલ્પ બુદ્ધિથી ક્ષુદ્ર બુદ્ધિથી માનવ ભગવાનની લીલાનો વિચાર કરે છે એને લાગે છે ભગવાને આ સારું કર્યું નથી મારી બુદ્ધિ કબૂલ કરતી નથી અને તારી બુદ્ધિ બહુ બગડેલી છે માનવ પોતાના બુદ્ધિમાં વિશ્વાસ રાખે છે કે હું ડાયો છું હું બહુ ભણ્યો છું ભગવાનમાં વિશ્વાસ રાખો ભગવાન જે કઈ કરે તે બધું યોગ્ય જ હોય છે ઈશ્વરને કોઈ દિવસ ખોટું કરતા આવડે જ નહીં ઈશ્વર ભૂલ કરી શકે જ નહીં રામાયણમાં કોઈ ઠેકાણે શ્રી સીતામાં એવું બોલ્યા નથી કે પ્રભુએ મારો ત્યાગ કર્યો એ ભગવાનની ભૂલ છે શ્રી સીતામાં તો અનેક વાર એવું બોલ્યા છે મારા ઉપર એમનો બહુ પ્રેમ છે અને તેથી મારો ત્યાગ સીતાજી છે શ્રી રામ વિચાર કરે છે હું શ્રી સીતાજીને રાજી કરું કે અયોધ્યાની પ્રજાને રાજી કરું રામચંદ્રજીએ રાજધર્મને મહત્વ આપ્યું છે રાજા સહન કરીશું પ્રજા તો રાજી થશે ને લોકો શંકા કરે છે રામચંદ્રજીએ સ્ત્રી ધર્મને ગૌણ કર્યો અને રાજધર્મને મહત્વ આપ્યું અને શ્રી સીતાજીનો ત્યાગ કર્યો છે સીતારામજી તો સાથે જ છે એ તો પ્રભુની લીલા છે સીતાજી રામજીને છોડીને રહી શકે નહીં રામ સીતાજીથી અલગ રહી શકે નહીં શક્તિ અને શક્તિમાન બે એક જ હોય છે શક્તિ અને શક્તિમાન બે સાથે જ રહે છે એ તો રામચંદ્રજીની લીલા છે જેને દોષ જ જોવાની કુટેવ પડી છે એને તો ભગવાનની પણ ભૂલ દેખાય છે એને સાધુ સંતોની પણ ભૂલ દેખાય છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સંતોમાં પણ એકાદ દોષ હોય નિર્દોષ એક પરમાત્મા છે પરમાત્મા વિના નિર્દોષ કોઈ થઈ શકે જે મળમૂત્ર થી ભરેલા શરીર મારે છે તેને બહુ મોટી ભૂલ કરી અને તેથી એ મળમૂત્ર થી ભરેલા શરીર મારે છે જે નિર્દોષ છે એ ઈશ્વર થી અલગ રહી શકે જ નહીં સંતો ભગવાનના પ્રતિનિધિ હોય છે ભગવાન પોતાનું કામ સંતોના હાથે કરાવે છે સંત પૂર્ણ નિર્દોષ બને એ કઈ કરી શકે જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એ મન ઈશ્વર થી અલગ રહી શકે જ નહીં અતિ શુદ્ધ મન ભગવાનમાં મળી જાય મન મેલું છે અને તેથી તો એ જીવે છે એ ઈશ્વરથી અલગ રહી શકે છે તન અને મન મળના આધારે જે ટકે શરીરમાં જરા પણ બળ ન રહે તો શરીર પડી જશે મળનું બળ હોય છે શરીરમાં મળ છે અને તેથી જ શરીર ટકે છે અતિ શુદ્ધ તન રહી શકે નહીં રાખે છે ભગવાન ને સંતના હાથે પોતાના કામ કરાવવાના છે એ પૂર્ણ નિર્દોષ થાય તો એ કઈ કરી શકે નહીં પૂર્ણ નિર્દોષ ભગવાન સાથે એકરૂપ થઈ જાય અને તેથી ભગવાન સંતોમાં પણ એક દોષ રાખેલો છે આ માતાઓ જયારે બહાર જાય છે ત્યારે બાળકને શૃંગારે છે સારા અનેક વાર બાળક રડે છે તો પણ માં એને શૃંગારે છે બાળકને શૃંગારવામાં માને સુખ થાય બહાર જવું છે માં બાળકને શૃંગારે છે અને શૃંગાર્યા પછી માં પ્રેમથી બાળકનું મુખ નિહાળે છે બાળકનું મુખ જોતા મને આનંદ થાય છે હવે બાબો બહુ સરસ લાગે છે કેવો દેખાય છે બહાર જવું છે જે માં એને શૃંગારે છે એ જ માં તેને નજર ન લાગે એના ગાલમાં કપાળમાં મેષનો એક ટપકો પણ લગાડી દે બહાર જવું છે માં બાળકની કાળજી રાખે છે તો એને નજર લાગશે માં જેમ બાળકને નજર ન લાગે માટે મેષનું ટપકું લગાડે છે તેમ ભગવાન પણ મારા ભક્તોને કોઈની નજર ન લાગે અને માટે એકાદ મેષનું ટપકું લગાડતા સંતોમાં દોષ હોય છે નિર્દોષ એક પરમાત્મા છે સંતોમાં એક દોષ હોય સંતોમાં અનેક સદગુણ પણ હોય સંત ભક્તિ થી એ દોષને દૂર કરી શકે તમે સંત ભાગવત ની કથા કરનાર વક્તા અને કથા સાંભળનાર શ્રોતા સંત બને તો આ કથા સફળ છે સંત થવા માટે કથા સાંભળવાની સંત થવું હોય એને ઘર છોડવું જ પડે છે એવું કઈ નથી માનો ઘરમાં રહીને પણ સંત થઈ શકે છે મીરાબાઈ તો રાજમહેલમાં રહેતા મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ મીરાબાઈ ના દર્શન કરવા માટે સત્સંગ કરવા માટે રાજમહેલમાં જતા માનો બંગલામાં રહીને પણ સંત થઈ શકે સંત થવા માટે ઘર છોડવું જોઈએ એવું નથી કેટલાક લોકો તો એવા હોય છે એક ઘર છોડે છે પછી બીજું ઘર ઉભું કરે છે એક ઘરની મમતા છોડી અને બીજા ઘરમાં ફસાયા એને શું મળ્યું પ્રભુએ જે ઘર આપ્યું છે ને એ છોડશો નહીં ઘર છોડવું નહીં કદાચ ઘરમાં દુઃખનો કોઈ વિપત્તિનો પ્રસંગ આવે સહન કરે તમે સુખી થશો કે જે આવેશમાં ઘર છોડે છે એ પરિણામમાં બહુ દુઃખી થાય ઘર છોડવું નહીં જે અભિમાનમાં આવેશમાં ઘર છોડે છે એને ઘરના વાસ્તુદેવ શાપ આપે ઘર છોડવું નહીં ઘરમાં જ રહેજો તમે સંત થઈ શકો છો તમે બધા જ ઘર છોડીને ગંગા કિનારે જાઓ તો પછી હું કથા ના આગળ કરું તમે ઘરમાં રહો છો એ સારું છે ઘરમાં રહીને પણ માનવ સંત થઈ શકે સંત થવું હોય તો પ્રવૃત્તિ છોડવાની પણ જરૂર નથી પ્રવૃત્તિ કરીને પણ માનવ સંત થઈ શકે પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે એ આરંભમાં પ્રવૃત્તિ કરતા હતા સંતો એવું માને છે કોઈનું મફતનું ખાવું નહીં મફતનું ખાવાથી બુદ્ધિ બગડે છે જે બીજાનું ખાય છે એને પોતાના પુણ્યમાંથી થોડોક ભાગ જમાડનારને આપવો પડે છે પ્રવૃત્તિ છોડશો નહીં પ્રવૃત્તિ કરવી જોઈએ સંતો પણ પ્રવૃત્તિ કરતા અતિશય ભક્તિ જયારે વધે છે ત્યારે જગત નો સંબંધ છૂટે છે ત્યારે બધું છૂટી જાય છે ફળમાં જ્યાં સુધી કચાશ છે ત્યાં સુધી જ ફળ ઝાડ ઉપર રહે છે સોળાની ફળ પરિપક્વ થાય કે પછી ઝાડને છોડે છે સોળાની પરિપક્વ ફળ ઝાડ ઉપર રહી શકે નહીં જ્ઞાન અને ભક્તિ જયારે પરિપૂર્ણ થાય છે ત્યારે સંસારનો સંબંધ છૂટે છે ગોરા કુંભાર માટીના વાસણ તૈયાર કરીને બજારમાં વેચવા લઈ જતા પંઢરપુર પાસે ગોરા કુમારની સમાધિ છે મોટા મોટા સંતો ત્યાં દર્શન કરવા જાય છે કુમાર હતા સંત નામદેવ મહારાજ દરજી નું કામ કરતા હતા શ્રી કબીરદાસજી મહારાજ કપડા વણવાનું કામ કરતા આરંભમાં પ્રવૃત્તિ કરતા હતા પ્રવૃત્તિ છોડશો નહીં પાપ છોડીને પ્રવૃત્તિ કરો તમે સંત થશો પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એ પાપ કરે છે આખો દિવસ કોઈ ગળ્યું ખાઈ શકે ભક્તિ રસ અતિ મધુર રસ છે સાધારણ માનવ આખો દિવસ ભક્તિ કરી શકતો જે પ્રવૃત્તિ છોડીને બેઠો છે એને પાપ કરવાનો સમય મળે છે એને પાપ કરવાની ફુરસદ મળે છે પ્રવૃત્તિ છોડશો નહીં પાપ છોડીને પ્રવૃત્તિ સંતો પણ પ્રવૃત્તિ કરતા હતા એમનું જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે બધું છૂટી ગયું છે ત્યારે પ્રવૃત્તિ છૂટી છે સંત થવા માટે પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી જે નવરો બેસી રહે સંત નથી સંત થવા માટે કપડા બદલવાની પણ જરૂર નથી કપડા ભાગવા કરે એ જ સંત થાય છે થોડા કપડામાં પણ માનવ સંત થઈ શકે છે સંત થવા માટે કાળજુ બદલવાની જરૂર છે કપડા બદલવાની જરૂર નથી જેને પોતાનું કાળજું હૃદય સુધાર્યું છે સંસારી તે છે જે તન અને ધન ને હાચવે છે એ સંસારી છે તન અને ધન કરતા પણ જે મનની વધારે કાળજી રાખે છે એ સંત છે તમારા મનને હાચવજો બીજું બધું બગડે તો છો બગડે મારું મન બગડે સંતો મનને હાચવે છે સંસારી માનવ તનને ચંપલ ને પણ બહુ હાચવવા લાગ્યા છે કેટલીક માતાઓ અથાણ ને હાચવે છે વારંવાર અથાણું જુએ છે અથાણું કઈ બગડતું તો નથી અને કદાચ અથાણું બગડે તો બીજું મળશે too. સાચવજો તમે સંત થશો મારું મન પાપ ન કરે મારા મનમાં ખરાબ વિચાર આવે નહીં મન ઉપર પહેરો રાખજો જે સર્વકા સાવધાન છે એ સાધુ છે જે ગાફલ છે એ સંસારી છે સર્વકાળ સાવધાન રહે તમારા મન ઉપર ભક્તિનો અંકુશ તું દુઃખી થઈશ મન પાપ કરે ત્યારે મનને સમજાવો તને માર પડશે આવું પાપ શા માટે કરે છે પાપ કરીને કોણ સુખી થયો છે એવું સાંભળ્યું છે જેને ફાંસીની સજા થવાની હોય છે તેને બે ત્રણ કલાક પહેલા સરકારે પૂછે છે તમારે મીઠાઈ ખાવી છે કોઈને મળવું છે જે માણસ જાણે છે બે ત્રણ કલાકમાં જ હું મરી જવાનો છું મને ફાંસીની સજા થવાની છે એ માણસ અંદરથી બહુ ગભરાયેલો એને સરસ કોઈ મીઠાઈ આપે પણ એને ખાવાની ઈચ્છા થતી નથી મૃત્યુ માથે છે મરણ સમીપમાં છે મરણનું સ્મરણ રાખનારો એ પાપ કરતો નથી સાધારણ માનવ પાપ કરે છે ત્યારે એવું સમજે છે હું મરવાનો નથી મને કોઈ પૂછનારું નથી મરવું તો પડશે મરણ નું નિવારણ અશક્ય છે મરવા માટે જન્મ થયો છે સાધારણ માનવ મરે છે એ ફરીથી સાંભળે છે એને એવો વિચાર આવતો નથી કે મારે મરવું પડશે ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીને એ જ મોટું આશ્ચર્ય લાગ્યું યદ્યપિ લોકે મરણમ શરણમ તદપી નમુંચતિ પાપાચરણમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે મરણનું નિવારણ અશક્ય છે મરવાનું છે બધા જાણે છે કોઈનું મરણ જોયું હશે મરણના સમયે જીવ બહુ બહુ તડફડે અતિ દુઃખ છે જન્મ અને મરણ મહા દુઃખ છે જન્મના સમયે જીવને અતિ દુઃખ થાય છે માને જે દુઃખ થાય છે એના કરતા હજાર ઘણું દુઃખ જે જીવ બહાર આવે છે એને અતિ દુઃખ થાય ગર્ભમાં જીવને જ્ઞાન હોય છે જન્મના સમયે અતિ દુઃખમાં એ જ્ઞાનને ભૂલી જાય જન્મ મહા દુઃખ છે અને મરણે મહા દુઃખ છે શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે એક હજાર વીછી એક સમયે કરડે એવું દુઃખ શરીર છોડતા જીવાત્માને થાય એક વીછી કર્યા પછી કેવી વેદના થાય છે તે બધા જાણે હજાર વીછી એક સમયે કરે મન પાપ કરે મનને કહેજો બહુ દુઃખ છે શા માટે આવા ખરાબ વિચાર કરે તમારા મનને બીજો કોણ સમજાવશે તમારા મનને તમારે જ સમજાવવું પડશે તમારું મન બીજા કોઈને દેખાતું નથી તમારું મન મળે ત્યારે તમારા મનને સમજાવો બીજા કોઈને સુધારવાની ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી છે અર્જુન જન્મનું દુઃખ વૃદ્ધાવસ્થાનું દુઃખ અને નું દુઃખ ભૂલીશ નહીં જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન મરણનું સ્મરણ રાખ મરવું જ પડશે છૂટકો નથી અંતકાળમાં અતિ દુઃખ છે કેટલાક લોકો એવું સમજે છે તક્ષક નાગે પરીક્ષિત ને જ કરડવા ગયો હતો અમને કરડો કઈ આવવાનું નથી દ્વાદશ સ્કંદમાં એવું લખ્યું છે તક્ષક નાગ કાળનું સ્વરૂપ છે કાળ તક્ષક કોઈને છોડતો નથી કાળ તક્ષક સમય થાય ત્યારે બધાને કરે સાતમે દિવસે કરડવાનો છે થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે વાર સાત જ છે આઠમો કોઈ વાર જ નથી રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ને શનિવાર આ સાત વારમાં આપણા માટે પણ કોઈ વાર તો નક્કી થયો જ છે અમુક વારે આનો વરઘોડો નીકળવાનો છે વરઘોડો એટલે લગ્ન નો નહીં હો છેલ્લો વરઘોડો જયારે જન્મ થયો અને ત્યારે જ નક્કી થયું છે અમુક દિવસે આ મળશે મરણ નો સમય મરણ નું કારણ અને મરણ નું સ્થાન મરણ ની જગ્યા નક્કી થાય છે પછી જીવ બહાર આવે છે મરણ ની જગ્યા મરણ નું કારણ મરણ નો સમય આ ત્રણનો નિર્ણય થયા પછી જીવ માના પેટમાંથી બહાર આવ્યો છે ત્યારે જ બધો નિર્ણય થઈ ગયો છે આવું થવાનું છે મૃત્યુર્જન્મવતામ વીર દેહ સહજાયતે અદ્યમાપ્ત શતાંત પાપ કરે છે એ જ મોટું આશ્ચર્ય છે સાતમે દિવસે દક્ષકના કરડવા આવશે હજુ તો તમને બહુ વાર છે હો ગભરાશો પછી તો લોકો ખાવાનો વિચાર કરે સાવધાન ત્રણ કામ કરો તમે સંત થશો તમારા મનને હાચવજો બીજું બધું બગડે તો છો બગડે મન બગડે શકશે એવો નથી આપણા કરતા તો બહુ બહુ શ્રેષ્ઠ પંડિતો છે એમનો અભિમાન હજુ મર્યો નથી કથામાં બે ત્રણ વાર એમનો અભિમાન પ્રગટ થયો છે સુતજી એવું સમજે છે આ શ્રોતાઓ કરતા કંઈક મારું જ્ઞાન વધારે છે હું બધું જાણું છું જે વક્તાને એવું લાગે કે શ્રોતાઓ કરતા હું શ્રેષ્ઠ છું એ અધમ વક્તા છે જ્ઞાન તો અભિમાનને મારવા માટે છે કોઈને હલકો સમજવા સર્વમાં ભગવાનના દર્શન કરવા માટે ત્યાં સૂતજીનો અભિમાન હજુ ઉમર્યો નથી અને તેથી એમને હીન વક્તા માન્યા છે વ્યાસ અને નારદ મધ્યમ વક્તા મધ્યમ શ્રોતા છે વ્યાસજીમાં નારદજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે એમને અભિમાન નથી ભક્તિ પણ પરિપૂર્ણ છે વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે સુખદેવજી મહાત્મ્યાન વૈરા સેવા કરતા પણ ભગવાનની સેવા શ્રેષ્ઠ છે સમાજ સેવામાં રાગ દ્વેષ આવે છે આ લાયક છે આ લાયક નથી અને પાંચ આપો એને પંદર આપો સમાજ સેવામાં સમભાવ રહેતો નથી સમાજ સેવામાં રાગ દ્વેષ આવે છે મન બગડે છે અને તેથી ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ બને વ્યાસ નારદ સમાજ સુધારક સંત છે વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે સુખદેવજીમાં જ્ઞાન વૈરાગ અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે એક ભાઈ કેતા લોકોને સુધારવા માટે આ બધું જેને પોતાનું ઘર સુધાર્યું નથી જે પાડોશીને સુધારી શક્યો નહીં એ લોકોને સુધારવાનો હતો જેને પોતાનો સ્વભાવ સુધાર્યો નથી સમાજ સુધારનાર સંતોને ભગવાન વૈકુંઠમાંથી મોકલે છે આપણા જેવો સાધારણ માનવ જે ઘરના લોકોને સુધારી શક્યો નહીં એ સમાજને શું સુધારવાનું સમાજને સુધારવાની ભાનગડમાં પડવું નહીં એવું દેખાય છે કે હવે સમાજ નહીં સુધરે જીવન એવું થઈ ગયું છે માનવ વ્યક્તિગત પોતાનું જીવન સુધારી શકે છે સમાજને સુધારવા માટે સંતો આવે છે તુકારામ મહારાજ બોલ્યા છે આમી વૈકુંઠી છે વાસી સાચી આવ્યો સમાજ સુધારનાર સંતોને ભગવાન વૈકુંઠ માંથી મોકલે છે આવી તમારી બહુ જરૂર છે જાઓ ત્યાં સાધારણ માનવ સમાજને સુધારી શકે સંતો સુધારી શકે બીજાને સુધારવાની ભાંગણમાં પડવું નહીં તમારા મનને સુધારો તમારા સ્વભાવને સુધારો ઘરના લોકોને સુધારો તમારામાં બહુ શક્તિ હોય તો પાડોશીને સુધારો સમાજને કોઈ સુધારી શક્યો નથી હવે સમાજ સુધરે એવું લાગતું નથી વ્યક્તિગત તમે તમારું જીવન સુધારી શકો છો પરિપૂર્ણ છે પણ એમને સમાજને સુધારવાની ભાવના છે સારી છે સમાજને સુધારવાની ભાવના પણ ભક્તિમાં વિઘ્ન કરે છે જેને સમાજને સુધારવાની ઈચ્છા છે એને ભગવાનને ભૂલીને સમાજનું થોડું ચિંતન કરવું પડશે અને સમાજનું ચિંતન કરે કે મન બગડે છે સુખદેવજી મહારાજમાં વૈરાગ પરિપૂર્ણ છે અને તેથી સુખદેવજીને ઉત્તમ વક્તા માન્યા છે સુખદેવજીને જગતમાં બગડેલું કઈ દેખાતું જ નથી સુખદેવજી મહારાજની કથાથી અનેકનું જીવન સુધરે છે વાત સાચી છે પણ સુખદેવજીને ખબર નથી કે જગતમાં કઈ બગડ્યું છે એ બ્રાહ્મણે સૂર્યનારાયણની બહુ પ્રશંસા કરી સૂર્યનારાયણને વંદન કરીને કહ્યું તમારા બહુ ઉપકાર છે તમે જયારે બહાર આવો છો ત્યારે સત્કર્મની પ્રેરણા મળે છે તમે બહાર આવો છો ત્યારે અંધકારનો વિનાશ થાય છે તમારા બહુ ઉપકાર છે સૂર્યનારાયણે કહ્યું કે તમે ભલે મારા ઉપકાર માનો હું કઈ ઉપકાર કરતો નથી તમે મને એવું કહો છો કે મારા હોવાથી અંધકારનો વિનાશ થાય છે મને બતાવો અંધારું ક્યાં છે અને અંધારું કેવું હોય છે સૂર્યનારાયણ વધુ જોઈ શકે ને અંધારું દેખાતું જ નથી જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એને જગત બ્રહ્મ રૂપે જ દેખાય જ્ઞાનમાં ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો જુદા રહે છે જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી ભગવાન જ બાકી રહે છે સુખદેવજીને જગત દેખાતું જ નથી જગતમાં કઈ બગડેલું છે એની ખબર નથી જેનું મન થોડું પણ બગડ્યું છે તેને જગત બગડ્યું છે એવું દેખાય જેનું મન અતિ શુદ્ધ છે તેને જગતમાં બગડેલું કઈ દેખાતું સુખદેવજી મહારાજની કથાથી અનેકનું જીવન સુધરે છે પણ સુખદેવજી મહારાજને એવી ખબર નથી કે જગત બગડ્યું છે અને હું કથા કરું છું તે લોકો સુધરે છે તુલસીદાસ મહારાજને પૂછ્યું હતું કે તમે કથા શા માટે કરો છો લોકોને સુધારવા માટે કરો છો તુલસીદાસ મહારાજે કહ્યું કે ના ના એવું મો હું તો મારા મનને સમજાવું છું મારા મનને સુધારવા માટે હું કથા કરું સુખદેવજી ઉત્તમ વક્તા છે સુખદેવજીમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણે પરિપૂર્ણ છે સુખદેવજીની વાણી અને વર્તન એક છે કેણી અને કરણી જેની એક હોય કથામાં હજારો માણસ આવે એને લોકો ભલે ઉત્તમ વક્તા માને વ્યાસ મહર્ષિએ ઉત્તમ વક્તાનું લક્ષણ બનાવ્યું છે ઉત્તમ વક્તા તે છે જેનું જ્ઞાન ક્રિયાત્મક છે જે બોલે છે એ જેને જીવનમાં ઉતાર્યું છે જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે શબ્દમાં શક્તિ આવે છે જ્ઞાન જ્યાં સુધી ક્રિયાત્મક નથી જ્યાં સુધી શબ્દમાં શક્તિ આવતી નથી જ્ઞાન પ્રમાણે જે ક્રિયા કરતો નથી એની ક્રિયા પ્રમાણે એનું જ્ઞાન થઈ જાય છે સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે સુખદેવજીમાં વૈરાગ હવે શરૂ થાય છે સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત એ ઉત્તમ શ્રોતા છે માતૃશુદ્ધિ પિતૃશુદ્ધિ વંશ શુદ્ધિ અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ આ પાંચ પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ છે એ ઉત્તમ શ્રોતા છે જે અતિ શુદ્ધ છે એને જ ભગવાનના દર્શનની ઈચ્છા થાય માનવને ભગવાનના દર્શનની ઈચ્છા જ થતી માનવને તો સંસારમાં જ મજા આવે છે ભગવાનની શી જરૂર છે માનવનું મન છાણના કીડા જેવું હોય છે છાણનો જે કીડો છે એવું સમજે છે કે છાણ બહુ સરસ છે છાણમાં મજા છે છાણના કીડાને ત્યાંથી ઉઠાવીને તમે બરફી ઉપર રાખો એ બરફી ખાશે તમે એવું સમજો છો કે બરફી બહુ સરસ છે છાણનો કીડો એવું સમજે છે કે બરફી કરતા પણ છાણ બહુ સરસ છે એ બરફીને છોડીને પાછો છાણમાં જ જશે સાધારણ માનવનું મન છાણના કીડા જેવું સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે તો પણ એને સંસાર ની સુગ આવતી નથી સંસારથી ઘૃણા થતી નથી સંસારમાં જ મજા છે પરમાત્માના દર્શનની જેને તીવ્ર ઈચ્છા છે એ ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે અને તે સિદ્ધ કરવા માટે હવે આ પાંચ અધ્યાયોની કથા છે સાતમો આઠમો નવમો દસમો અને અગિયાર આ પાંચ અધ્યાયોમાં પંચવિધ બીજ સુધીનું વર્ણન છે બારમા અધ્યાયમાં પરીક્ષિત ના જન્મની કથા છે એવો કથાનો ક્રમ છે પ્રભુના લાડીલા એવા પાંડવોના વંશમાં પરીક્ષિત નો જન્મ થયો છે અને તે બતાવવા માટે કૌરવ પાંડવોના યુદ્ધની કથા કરી શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષપાતી છે પાંડવોનો પક્ષપાત કરીને કૌરવોને મારે છે ગીતાજીમાં તો બોલ્યા છે મારો કોઈ શત્રુ નથી મારો કોઈ મિત્ર નથી હું સર્વમાં સમભાવ રાખું છું સમોહમ સર્વભૂતેશુ એવું ગીતાજીમાં બોલે છે મહાભારત વાંચતા એવું લાગે છે ભગવાન પાંડવોનો પક્ષપાત કરે છે પાંડવોનો પક્ષપાત એ ધર્મનો પક્ષપાત છે અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી અતિ દુઃખમાં પાંડવોએ પાપ કર્યું નથી અને તેથી પાંડવોને પરમાત્મા છોડતા નથી પાંડવોના માટે ભગવાન કપટ કરે કૌરવોનો વિનાશ કરે છે કૌરવોનો વિનાશ થયો કૌરવ સેનામાં અશ્વત્થામાં કૃપાચારી અને કૃતવરમાં આ ત્રણ બાકી રહ્યા છે સર્વનો નાશ થયો છે અશ્વત્થામાં એ પાંડવ વંશનો વિનાશ કરવા માટે ઉત્તરાજીના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું અભિમન્યુનું મરણ યુદ્ધમાં જ થયું છે અભિમન્યુની પત્ની ઉત્તરા એ સગર્ભા છે ઉત્તરાના પેટમાં જે બાળક છે ભવિષ્યમાં રાજા થશે પાંડવોનો વંશ એ વધારશે અને તેથી અશ્વત્થામાં ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડે છે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું કે માં મરે નહીં અને જે બાળક છે તે જીવે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ઉત્તરાજી વ્યાકુળ થયા છે ઉત્તરાજીને દ્રૌપદીએ શિખામણ આપી છે બેટા બધાના જીવનમાં સુખ દુઃખના પ્રસંગો આવે છે જીવનમાં ગમે તેવો દુઃખ નો પ્રસંગ આવે ગભરાશો દુઃખ તમને સુખ આપવા માટે જ આવ્યું દુઃખ એ તમારા પાપ ને બાળવા માટે આવ્યું છે દુઃખ થી ગભરાશો બધાના જીવનમાં દુઃખના પ્રસંગો આવે છે ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ધૈર્ય રાખીને ભગવાન નું સ્મરણ કરો ભગવાન શક્તિ બુદ્ધિ આપે છે મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવ્યા છે પ્રભુએ મારી લાજ રાખી છે દ્રૌપદીએ બહુને શિખામણ આપી સાસુજી બહુ ભક્તિ કરતા હોય ને તો વહુને પણ ભક્તિ કરવાની ઈચ્છા થાય પણ સાસુજી બહુ વાતો કરતા હોય તો પછી વહુજી પણ બહુ ગપ્પા મારશે તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે બાળકના દેખતા ભક્તિ કરો બહુ વાતો ના કરો હાથમાં માળા લઈને જપ કરો બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય છે વડીલો જેવું કરે છે બાળક જેવું જુએ છે જેનું અનુકરણ બાળક કરે છે બાળકને કે અક્કલ નથી હોતી બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય બાળકના દેખતા પાપ ન કરો તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે બાળકના દેખતા ધ્યાન કરો બાળકના દેખતા પ્રેમથી પૂજા કરો ભગવાનના નામનો જપ કરો તમે ભક્તિ કરશો તો તમારા બાળકો પણ ભક્તિ બાપ સવારે ચાર વાગે ઉઠીને ધ્યાન કરતો હોય જપ કરતો હોય તો કોઈ દિવસ બાળકના મનમાં પણ એવો ભાવ આવશે કે હું ચાર વાગે ઉઠું પણ બાપ જ પ્રભાતે કપ દર્શનમ થયા પછી ઉઠતો કેટલાક બાપ એવા થયા છે પથારીમાં પડ્યા પડ્યા જ પૂછે છે ચા મૂકી કે ચા તૈયાર થયા પછી સાહેબ ઉઠવાના છે કેટલાક લોકો પોતાને બહુ ડાયા સમજે છે જે ચા ના આધીન છે એડાયો છે કે મૂર્ખ છે તમે ચા પીઓ ચા ના આધીન ન ચા મળે તો ઠીક અને ન મળે તો બહુ સારું હું કે ચાનો ગુલામ છું હું વૈષ્ણવ છું હું શ્રી કૃષ્ણ નો દાસ છું કોઈ પણ વ્યસન મનને બગાડશે કોઈ પણ વ્યસન ભક્તિમાં વિઘ્ન કરશે હું ભગવાનનો દાસ છું હું ચાના અધીન નથી વ્યસન છોડો વ્યસન ભક્તિમાં બહુ વિઘ્ન કરે બાળકના દેખતા પાપ ન કરો ઉત્તરાજીને દ્રૌપદીએ શિખામણ આપી હતી ઉત્તરાજી દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્મરણ કરે ભગવાનના ચરણમાં વંદન કરીને કહ્યું છે હું શરણે આવ્યું છું કૃપા કરો ભગવાન સમજી ગયા છે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચોખ્યું છે સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષા વ્યધાદ પ્રભુએ ઉત્તરાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને સુદર્શન ચક્ર થી બ્રહ્માસ્ત્ર નું નિવારણ કરે પરીક્ષિત નું રક્ષણ કરે ભાગવત નો પ્રધાન શ્રોતા પરીક્ષિત છે પરીક્ષિત ને માના પેટમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ ના દર્શન થાય શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે ગર્ભવાસે નરકવાસ છે જીવ આત્માને નરકમાં જે દુઃખ ભોગવવું પડે છે એ દુઃખ જીવ ગર્ભમાં ભોગવે છે ગર્ભવાસ અને નરકવાસ એક છે ભાગવત નો મુખ્ય શ્રોતા પરીક્ષિત એને માના પેટમાં જ પરમાત્માના દર્શન થયા છે આ બાણ મને મારવા આવે છે અને આ ચાર હાથ વાળો તેજસ્વી પુરુષ ચારે બાજુથી ફરે છે મને હચવે છે પરીક્ષિત ને માના પેટમાં પરમાત્માના દર્શન પ્રભુએ પરીક્ષિત નું રક્ષણ કર્યું છે શ્રી કૃષ્ણ ભગવાન હવે દ્વારકા પધારે છે થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આપણે બધા પરીક્ષિત જેવા જ આ જીવ માના પેટમાં હતો ત્યારે જીવનું રક્ષણ કોણ કરે ગર્ભ કેવી રીતે મોટો થાય માનવની બુદ્ધિ કઈ કામ કરતી નથી આ ભગવાનની બધી લીલા છે ગર્ભમાં જીવનું રક્ષણ ઈશ્વર જ કરે બધા જ પરીક્ષિત જેવા છે મારા પેટમાંથી બહાર આવ્યા પછી પણ બાળકનું રક્ષણ ભગવાન કરે છે બાળકનું રક્ષણ મા બાપ કરે છે અને મા બાપ રક્ષણ કરતા હોય તો બાળકનું કોઈ દિવસ મરણ જે કાળનો કોળિયો છે એ બીજાને આચવી શકે કોઈ માનવમાં રક્ષણ કરવાની શક્તિ હોય તો મરણ થાય જ નહીં રક્ષણ માનવ કરી શકે નહીં રક્ષણ ભગવાન કરે બાળકને શું થાય છે એ માને પણ ખબર પડતી નથી બાળક બોલી શકતો નથી ગર્ભમાં જીવનું રક્ષણ ઈશ્વર કરે છે બહાર આવ્યા પછી પણ બાળકને ભગવાન હાચવે છે એ તો જવાનીમાં ભાઈ અક્કડમાં બહુ ચાલે છે ઈશ્વર ક્યાં છે હું માનતો નથી કોઈ ભગવાનને ન માને તેથી ભગવાનનું જરાય નુકસાન નથી જે ભગવાનને માનતો નથી એક દિવસ એ દુઃખી થશે ભગવાનને માનજો કેટલાક લોકો એવા હોય છે નાની મોટી પનોતી આવે કે પછી હનુમાનજીને માનવા જાય છે મંદિર માં દર્શન કરે છે ભાર પડે પછી ભક્તિ કરે તે બહુ સારું નથી આજે શરીર સારું છે ભક્તિ કરજો ઈશ્વરને માનજો તમારા જીવનમાં દુઃખનો પ્રસંગ આવશે કદાચ આવે તો એ જેને ભક્તિનો રંગ લાગ્યો છે એના મન ઉપર દુઃખ ની બહુ અસર થશે ભગવાન બધાનું રક્ષક પરમાત્માને માનવાથી જ માનવનું કલ્યાણ લોકો આજકાલ ડાક્ટરોને માને છે ડાક્ટરના હાથે અનેક વાર કેસ બગડે છે છતાં લોકો ડાક્ટરમાં વિશ્વાસ રાખે છે કે આ ડાક્ટર બહુ આરામ ભગવાનમાં વિશ્વાસ રાખે રક્ષણ ભગવાન કરે રક્ષણ કરવાની શક્તિ ડાક્ટરમાં હોય ને તો ડાક્ટરના ઘરમાં કોઈ દિવસ મરણ થાય નહીં એના ઘરમાં પણ મરણ થાય ડાક્ટર શું વાંચવી શકે બુદ્ધિ આપનાર તો ભગવાન છે રક્ષક પરમાત્મા છે પ્રભુના ઉપકાર ભૂલશો નહીં ગર્ભમાં જીવને ભગવાન હાચવે છે પરીક્ષિત નું રક્ષણ કર્યું અને શ્રી કૃષ્ણ ભગવાન હવે દ્વારકા પધારે છે ત્યારે કુંતાજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થયો નથી શ્રી કૃષ્ણ વિયોગમાં પ્રાણ વ્યાકુળ થયા છે જેના વિયોગમાં તમને દુઃખ થાય છે ત્યાં તમારો સાચો પ્રેમ છે કુંતાજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી મારા શ્રી કૃષ્ણ આંખથી દૂર ન જાય આખો દિવસ એમના દર્શન કરું તેમને હું સેવા કરું શ્રી કૃષ્ણ વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે ભગવાનના વિયોગમાં જેને સંસાર સરસ લાગે છે એ ભક્તિ કરે છે ભક્તિ કરવી સહેલું નથી બહુ કઠણ આજકાલ કેટલાક લોકો તો એવું સમજવા લાગ્યા છે કે ભક્તિ માર્ગ બહુ સરળ છે ભગવાનને ફૂલની માળા અર્પણ કરવાની ભોગ ધરવાનો અને આરતી કરીને પછી ખૂબ પ્રસાદ ખાવાનો કે ભક્તિ થઈ ગઈ ભક્તિ આટલી જ છે શ્રી કૃષ્ણ વિયોગ નું જયારે જીવને દુઃખ થાય ત્યારે ભક્તિ નો આરંભ થાય હું મારા ભગવાન થી વિખૂટો પડ્યો છું હું આટલો મોટો થયો પણ હજુ એક વાર પણ મને